ના ગઈ વખતે હાલોલથી જ થયું ને આ ઉપાધિ ના છે આ પેલું બારમો તેરમો બધા હાલોલથી જ થયા ને આજે કઈ વાંધો નહીં ચાલો તમે કરો છો એટલે ત્યાંથી ચૌદમો શ્લોક ક્યાં થયો ચૌદમો નથી થયો બાકી છે હા ચૌદ થી બાકી છે હા તો ચૌદ માં કોણ લે છે હા તો ચૌદ પંદર પ્રણામ અર્પિતા બોલો હા હા જીજે દનવત પ્રણામ હાલોલ થી જોડાઈ હા હા જીજે દનવત પ્રણામ બરોડા થી હા જીજે દનવત પ્રણામ બરોડા થી ઠીક છે કરો આ ચૌદમા શ્લોક થી કરવાનું છે ને સંસારી અસ્તુ ભજતે કરો કોઈ વડોદરા થી કરશો હા હા જે જે બરોડાથી જીજ્ઞા બોલું હું લઉં છું હા કરો જો સેવા કો દ્રઢ આગ્રહી ન હોય નજીક રાખીને બોલો ને જે જે. जो सेवा को दृढ़ आग्रही न હોય और लौकिक इच्छा वाले હોય वाको कहाँ फल હોય तो लिखे है संसारी यस्तु भजते स दूरस्थ यथा तथा अपेक्षित जलादीना अभावत तत्र दुख भाग संभळाय છે જેજે હા जैसे गंगा से दूर स्थित मनुष्य इच्छित जल और दर्शन के न हो वैसो तो वहाँ दुखी होए है तैसे ही जो अहंता ममता में बंध्यो जीव कृष्ण को भजन करे તો વો ભગવત દર્શન ન હોય વે તો કેવલ દુઃખી હોય હે એટલે એમ કહી રહ્યા છે મહાપ્રભુજી જેવી રીતે ગંગાથી દૂર રહેલો મનુષ્ય ઈચ્છિત જળ અને દર્શન ન થવાથી ત્યાં દુઃખી થાય છે જે આગળના શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે તેવી જ રીતે અહંતા મમતામાં બંધાયેલો જીવ જે સંસારી કહ્યું છે અહીંયા તે કૃષ્ણનું ભજન કરે તો વો તે ભગવત દર્શન ન થો- થવાથી ફક્ત દુઃખી જ થાય છે હા टीका संसारी એટલે જે संसारी इसमें जाकी अहंता ममता छुटी नहीं है ऐसो यदि प्रभु को भजन करे है करे है तो जैसे गंगा जी के दूर રહ્યો હોય તાકુ ઈચ્છિત જલ પ્રભુતિ કો અભાવ હોય તાસુ દુઃખ ही ભૂગતે है એટલે કે સંસારી જીવ એટલે કે જેની અહંતા મમતા છૂટી નથી તેવો જો પ્રભુનું ભજન કરે છે તે ગંગાજીથી દૂર રહ્યો હોય તેની જેમ એટલે કે ઈચ્છિત એને ઈચ્છિત જળ વગેરેના અભાવથી જેવી રીતે તે દુઃખી થઈ રહ્યો છે તેવી રીતે આ સંસારી જીવ ભક્તિ માર્ગમાં રહ્યો હોવા છતાં તેને સાક્ષાત ભગવત સંબંધી અર્થની અપેક્ષા હોય ઓર મિલે નહીં તબ ક્લેશ ભૂખતે હૈ એટલે સંસારી જીવ પણ ક્લેશ જ ભોગ- ભોગવે છે હા तथापि यदि वाकी सेवा को प्रभु ने और जे जे હા બોલો हाँ तथापि यदि वाकी सेवा को प्रभु ने अंगीकार कियो હોય तो वो भक्त को छोड़े नहीं है भजन को छोड़े नहीं है हाँ हाँ भजन को छोड़े नहीं है सॉरी और हाँ। कालांत और कालांतर में प्रभु बाकी संसार સંસારાસક્તિ છુડાવી દેવે હે એટલે છતાં પણ જો તેની સેવાનો નો પ્રભુએ અંગીકાર કર્યો હોય તો તે ભ- અને તે ભજનને છોડે નહીં તો કાલાંતરમાં પણ પ્રભુ તેની સંસાર આસક્તિ છોડાવી જ દે છે और यदि प्रभु ने बाकी सेवा को अंगीकार कियो न હોય તો बीच में प्रतिबंध હોય અને જો પ્રભુએ તેની સેવાનો અંગીકાર કર્યો ન હોય તો બીજમાં પ્રતિબંધ થાય એટલે જે તે બીજમાં પ્રતિબંધ થાય એટલે કેવી રીતે હેલો હા હા આ બીજમાં પ્રતિબંધ હોય એમ ના સમજાયું બીજનો પ્રતિબંધ થાય મતલબ એમ છે કે અગર એ ઠાકોરજીની સેવાને અંગીકાર મતલબ પ્રભુ અગર એની સેવાને સ્વીકારતા ન હોય કેમ કે જીવની અહંતા મમતા હજી પણ સંસારમાં લાગી છે અને ચિત્ત પૂરેપૂરું ઠાકોરજીમાં લાગેલું નથી તો એના કારણે વચ્ચે જ ઠાકોરજી એની સેવામાં કોઈ જાતના પ્રતિબંધ લાવી દે એટલે સેવા છૂટી જાય એવું લેવાનું હા સેવા છૂટી શકે કે પૂરો અધિકાર ન મળે પૂરી સેવા કરી ન શકે બધું હા જી જી તો હું જો ભજન કિયો હે તો તો કભું વ્યર્થ હોય નહીં તેથી જે ભજન જે સેવા કરી છે તે ક્યારેય વ્યર્થ થતી નથી તેથી જન્માંતરમાં ફળ હોય છે તેનું જન્માંતરમાં પણ ફળ મળે છે હા મતલબ કે અંત મમતા વાળો હોવા છતાં પણ જો એ પ્રભુની સેવાને એમને એમ કન્ટિન્યુ કરે છે અને પ્રતિબંધથી વિચલિત નથી થતો તો જન્મ જન્માંતરમાં એનું ફળ મળે છે મતલબ કે આગળ જઈને પાછો ઠાકોરજી ભક્તિ માર્ગમાં સ્વીકારશે એમ કેમ કે આટલું સમય ભજન એને કર્યું છે સેવા કરી છે તે વ્યર્થ જતી નથી આગળ જઈને ઠાકોરજી એની આંતા અંતા છોડાવીને એની સેવાને એક્સેપ્ટ કરે મતલબમાં મુખ્ય વાત એ છે કે સંસારીનો મતલબ થાય કે જેની અંતા અંતા છૂટી નથી મતલબ કે સંસારમાં મન લાગેલું છે સંસારિક ઈચ્છાઓ બાકી રહી ગઈ છે એવું અગર પ્રભુનું ભજન કરે તો એવા વ્યક્તિને કેવી ગતિ થાય મતલબ કે એનું ફલ કેવું તો એને એક્ઝામ્પલ સમજાવે છે કે જેવી રીતે ગંગાજી ગંગાજીનો કોઈ ભક્ત હોય ને ગંગાજીથી બહુ દૂર રહેતો હોય કે ગંગાજીનો પ્રવાહ એનાથી બહુ દૂર હોય તેને એ ગંગા જલ ન મળે કે ગંગાજીના દર્શન ન થાય એ બધાના અભાવમાં પોતાના ઘરે બેઠા બેઠા દુઃખ જ ભોગવે છે એટલે કે અહીંયા બેઠો બેઠો પણ દુઃખી થાય છે એવી રીતે સંસાર પતિત મતલબ કે સંસારમાં જેની અહંતા મમતા લાગેલી છે એવો વ્યક્તિ ભક્તિ માર્ગમાં હોય તો પણ સાક્ષાત ઠાકોરજીની સેવા કરી રહ્યો છે તો પણ એને એ સુખ નથી મળતું કે જે સાચેમાં એઝ ભક્તિ માર્ગે મળવું જોઈએ મતલબ કે જે સર્વોચ્ચ ફલ છે એનાથી વંચિત જ રહે છે કેમ કે અહંતા મમતા હજી પણ લાગી છે એટલે તો પણ એની સેવાને ઠાકોરજી જો અંગીકાર કરતા હોય તો એ એ ભજનને છોડતો નથી અને કાલાંતરમાં પ્રભુ એની સંસાર આસક્તિ છોડાવી દે છે અને અગર પ્રભુને એની સેવાનો સ્વીકાર ન કરવો હોય તો પછી એને સેવામાં પ્રતિબંધ લાવી દે છે એ સમયે અને કેમ કે આટલા વર્ષો તો એને સેવા કરી છે કે પ્રભુમાં ભલે સેવન્ટી પર્સન્ટ કે થર્ટી પર્સન્ટ કે ટેન પર્સન્ટ પણ મન લગાડ્યું હોય તો એ સેવા વ્યર્થ નથી જતી પણ આગળના જન્મોમાં જઈને ને એને ઠાકોરજી ભક્તિ માર્ગે ફલ પ્રાપ્ત કરાવે છે જી જી એટલે જે છે આમાં ભક્તિના જે આ ભક્તના પ્રકાર બતાવી રહ્યા છે એવું છે ને આમાં હા ભક્તોના પ્રકાર બતાડ્યા તેમાં સૌથી પહેલું સંસારી બતાડ્યો કે સંસારી હોય આપણા બધા જેવા કે જે લોકોનું મન હજી પણ સંસારમાં લાગેલું છે અને થોડું બહુ ઠાકોરજી સંબંધી માર્ગ સંબંધી પણ કરી રહ્યા છે પણ અંત મમતા છૂટી નથી તો આપણી પણ દશા એવી છે કે ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે તો પણ એટલી શ્રેષ્ઠ ફળની ફિલિંગ આપણને થતી નથી સેવામાં કે ઠાકોરજીમાં તો ગંગાજીથી દૂર બેઠેલો છે મતલબ મળી ગયા છે તો પણ દૂર છીએ એવી જાતની પરિસ્થિતિ છે ને એવામાં અગર પ્રભુ એની સેવાને સ્વીકાર કરતા હોય કે ઠાકોરજીને મતલબ વિચારી રાખે કે ચલો વાંધો નહીં જેવી કરે છે પણ આ ભક્તનો અંગીકાર કર્યો છે તો પછી ઠાકોરજી એની સેવાને સ્વીકાર કરે છે એ ભક્ત પણ ઠાકોરજીની સેવા કરતો રહે છે ભલે અંતમ અમતા વાળો હોવા છતાં પણ કરે છે અને આગળ જઈને ઠાકોરજી એની સંસાર આસક્તિને છોડાવી દે છે ને સેકન્ડ પોસિબિલિટી એ છે કે અગર પ્રભુની ઈચ્છા ન હોય એની સેવા સ્વીકારવાની તો પછી કોઈ પ્રતિબંધ વચ્ચે લાવીને ને એ સમય માટે એની સેવા કે ભક્તિ માર્ગ સંબંધની પ્રવૃત્તિને છોડાવી દે છે અને આગળ પણ જો એ ભજન કર્યા રાખ મતલબ આગળ એને જે ભજન કર્યું છે ઠાકોરજીની સેવા કરી છે એ વ્યર્થ નથી જતી પણ બહુ જન્મો પછી આગળના જન્મોમાં જઈને ને ઠાકોરજી એની ઈચ્છાને પૂરી કરે બરાબર છે એટલે કાલાંતર અને જન્માંતર બંનેમાં ભગવદ ઈચ્છા તો જોઈશે એવું ને હા આ જે છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે ને હા પ્રભુએ જો તેની સેવાનો અંગીકાર જ કર્યો ન હોય તો મધ્યમાં જ પ્રતિબંધ થાય પણ જે ભજન કર્યું છે તે તો વ્યર્થ થતું નથી એટલે હવે એને પ્રતિબંધ આવી ગયો પછી તો ભજન કરી શકશે નહીં ને ના નહીં કરે એટલે આટલા સમય એને સેવા કરી હોય કે ઠાકોરજીનું નામ લીધું હોય તો એ તો વ્યર્થ ન જાય ને અચ્છા તો એનું જન્માંતરે પછી એને ફળ મળે હા એટલે અત્યારે ભલે ઠાકોરજીને પ્રતિબંધ કરાવી દીધું હોય પણ આગળના જન્મમાં જોઈને પ્રભુ એને પાછો સ્વીકાર કરે કે એની સંસાર આસક્તિ છોડાવે એમ બરાબર પણ આમ પહેલા એવું લખ્યું બાકી સેવામાં અંગીકાર થયો ન હોય તો પછી એની સેવાનો અંગીકાર ન કરે ભજન કરી ના કર્યું બરાબર નહીં કર્યું ન કર્યું એ બરાબર એમ તો કેવાય ઠાકોરજીને ગમતું નથી સ્વીકાર ન કર્યું મતલબ શું કે આ રીતે અધકચરી રીતે પ્રભુની સેવા કરતો હોય કે મન સંસારમાં લાગ્યું છે અને ઠાકોરજીમાં લાગ્યું છે એવી કન્ડિશનમાં કરતા હોય તો ઠાકોરજીને મજા ના આવે કે ભાઈ એક ઠેકાણે મન રાખો એમ કે અર્ધકચરું હોય કે ચલો ઠાકોરજીમાં તો સાવે નથી એ જાતની પરિસ્થિતિ હોય બિલકુલ પ્રભુને ગમતું નથી તો પણ શાસ્ત્રની એવી આજ્ઞા છે કે જો ભગવાનનું એક વખત પણ કોઈ જીવ નામ લઈ લે તો ઠાકોરજી પોતાની જીભથી બોલેલું એક નામ જેટલું પણ શ્રવણ કીર્તન કે સ્મરણ હોય તો વ્યર્થ ન જાય પ્રભુનું નામ લીધું છે તો એનું ફલ તો એને મળવાનું છે તો આગળ જઈને પ્રભુ એને ભક્તિ માર્ગમાં અંગીકાર કરે છૂટી નથી એ પ્રભુનું ભજન કરે છે જ્ઞાની તો હમતા છૂટતી નથી ભક્તિ ગમે તેવો ભક્ત છે એની પણ હમતા હમતા છૂટવાની નથી તો એને કેવી ફળ મળે અહંતા અમતા છૂટવાની નથી એવું નથી જે રીતે આપણે મહાપ્રભુજી તનુવિતજા બતાડ્યું એનો મતલબ જ એ છે કે તમે પોતાના તનને અને પોતાના ધનને પ્રભુમાં લગાડો તો તમારી અહંતા અને મમતા ઠાકોરજીથી જોડાઈ જાય છે અને સંસારમાંથી હટી જાય છે એનાથી સમજવાની વાત જ એ છે કે આપણી અહંતા મમતા ધીમે ધીમે પ્રભુ તરફ ડાયવર્ટ થઈ જાય છે એટલે બિલકુલ નહીં જ જાય એવું નથી જો સરખી રીતે તનોવિત જ સેવા કરી હોય પ્રભુમાં મન લગાડ્યું હોય અને થોડું આપણો પણ પ્રયાસ કે ભાઈ ધીમે ધીમે આપણું અટેચમેન્ટ જે છે લોકોથી સંસારમાંથી દૂર કરવાની કોશિશ આપણે કરતા રહીએ તો ઠાકોરજીમાં આપણું મન લાગે અને અંતમ અંતા છૂટી જાય છે એવું નથી લાગી જાય એવું નથી પણ થોડું પ્રયાસ આપણને પોતાને કરવું પડે અત્યારે આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે બિલકુલ નહોતું લાગતું હવે એકાદ કલાક સેવામાં હોઈએ ત્યારે લાગે છે ધીમે ધીમે થઈ જાય એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ તનુવિતજા કરી હોય સમર્પણ બરોબર રીતે કર્યું હોય આપણી પોતાની ઈચ્છા હોય થોડું આપણે પણ એના માટે પ્રયાસ કરીએ કે એ ચીજોને ધીરે ધીરે છોડીએ કે એમાંથી અટેચમેન્ટ ઘટાડીએ તો થઈ જાય હેલો જયજે હા બોલો હા જીજે આમાં કાલાંતર ને જન્માંતર આ બે માં કેવી રીતે સમજવાનું છે કાલાંતર ને જન્માંતરમાં કાલાંતર થી ટૂંકો પીરિયડ બતાડ્યો છે કે થોડા સમયમાં પ્રભુ એની એને સંસાર આશક્તિ છોડાવી દે છે જલ્દી છોડાવી દે છે જન્માંતર મતલબ કે આ જન્મમાં હવે પોસિબલ નથી પણ ક્યારેક કોઈક જન્મમાં ઠાકોરજી એના પાછો લાવશે એમ જી રાજા એક શોર્ટ પીરિયડ ને બતાડે છે અને એક લોંગ પીરિયડ બતાડે છે હા જે હા હવે આ જે બતાવ્યું એ કયા વૈષ્ણવ એટલે મર્યાદા માર્ગે પુષ્ટિ માર્ગ માટેનું ના ના પુષ્ટિ માર્ગ માટે છે પુષ્ટિ માર્ગ થી મતલબ કે જે પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવા કરતા છે એવા વ્યક્તિ માટે એટલે કોઈ પણ પુષ્ટિ માર્ગે ખાલી આખી જિંદગીમાં ગમે તે સંસારમાં પણ ખાલી એક વખત ભગવાનનું નામ લે તો એનો ભવિષ્યમાં બી ઠાકોરજી ફ્યુચર એનો ઉદ્ધાર કરે એવું થયું મતલબ ભક્તિ માર્ગીય જીવ છે તો ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગીમાં તો જે ઠાકોરજી અરે મતલબ કહેવાનો મતલબ કે પ્રભુ એનું વરણ કરેલું છે તો બાકી સેવા તો કોઈ મર્યાદા જીવ પણ કોઈને જોતા જોતા દેખા દેખીમાં કરવા લાગી જાય તો એવા વ્યક્તિને પછી પ્રભુ એને પાછો ન લાવે પણ કોઈ પુષ્ટિ માર્ગી જીવ છે જેનું વરણ ઠાકોરજીએ પુષ્ટિજીવ તરીકે કરેલું છે તેવા વ્યક્તિને અત્યારે ભલે પ્રતિબંધ આવે કે અત્યારે ઠાકોરજીને ભૂલી પણ જાય એટલી ખરાબ કન્ડિશન આવી જાય તો પણ કોઈક ના કોઈક જન્મમાં તો ઠાકોરજી એને પાછો અંગીકાર કરશે જ એમ એટલે એમાં વર્ણ આવ્યું બને મેઇન વસ્તુ હા ઠાકોરજી નું વરણ કરેલું છે તો કોઈ પણ ને ગ્રંથ એટલા જ માટે લખ્યો કે તમે એમ સમજી લો કે કોઈ વ્યક્તિને થોડી રુચિ આવી ગઈ કે સેવા કરવા લાગી ગયો તેનાથી પુષ્ટિ માર્ગીય થઈ ગયો પુષ્ટિ જીવ થઈ ગયો તો આ ભ્રમ છે આપણું આવું ધોખામાં ન રહેવું જોઈએ કેમ કે જેનું વરણ પ્રભુએ એઝ એ પુષ્ટિજીવ કરેલું છે એ જ વ્યક્તિને ઠાકોરજી ભક્તિ માર્ગે ફલ આપે અને એને જ પુષ્ટિ માર્ગનું ફલ મળી શકે બાકી કોઈ મર્યાદા માર્ગે જીવ કે પ્રવાહ માર્ગીય જીવ કોઈની દેખાદેખીમાં કે કોઈને જોઈ જોઈને કદાચ માર્ગમાં ઘૂસી જાય કે સેવા કરી પણ લે તો પણ પુષ્ટિ માર્ગીય ફલની પ્રાપ્તિ એને ન થાય એટલે ફલ પ્રાપ્તિ માટે તો વરણ કમ્પલસરી છે બાકી સાધનના લેવલ પર શું છે કે આપણને પણ જેમ કે સમજ નથી તો આપણે પણ બધું કરતા હતા એવી રીતે કોઈ બીજા જીવ પણ સમજ ના હોય તો બધું કરતા હોય પણ એનાથી એને એ માર્ગનું ફલ મળશે એવું ના સમજવું જોઈએ બરાબર કેમ કે પ્રભુએ એ નિયતિ નક્કી કરી રાખી છે કે ભાઈ આ જીવને ભક્તિ મળશે આ જીવને મુક્તિ મળશે અને આને સંસારમાં રહેવાનું છે એટલે એમાં કોઈ ફેરફાર શક્ય નથી એટલે કોઈ પણ જીવ ફક્ત સેવા કરતો હોય તો ખબર નથી હું કઈ કેટેગરીમાં છું હા આપણે એ વાતને જાણતા નથી પણ આપણી સામાન્ય રુચિ બની રાખીને આપણે સ્ટાર્ટ કરી શકીએ આગળ જઈને તો જે થાય એ તો ઠાકોરજી જાણે આપણે ખબર ના પડે એમાં અચ્છા વરણ શું છે એ તો આપણને ખબર પડતી નથી ઠાકોરજી જાણે છે ખાલી જે કાલાંતરનો જે પ્રશ્ન હતો ને અગાઉનો કાલાંતર એટલે આ જન્મમાં થશે ને કે આ જન્મ ગમે ત્યારે ગમે ત્યારે કાળના અંતે થશે એવો થશે મતલબ આ જન્મમાં પણ માની શકાય પણ ઇન શોર્ટ જો વાત એટલી છે કે કાલાંતરથી અહીંયા એક્ઝેક્ટ મિનિંગ આપણે સમજી ન શકીએ પણ ઠાકોરજી એની સેવાને સ્વીકારી રહ્યા છે એનો મતલબ એવો છે કે પ્રભુને જીવને અંગીકાર કરવાની ઈચ્છા છે અને અંગીકાર કરવાની ઈચ્છા છે એનો મતલબ કે ઠાકોરજી જલ્દી જ એના મનને વાળી દેશે પોતાની તરફ એટલે જલ્દી જ કરશે એટલું કહી શકાય બાકી ક્યારે કરે તો પછી ઠાકોરજી જાણે પણ એ કાલાંતરને જોડે છે સંસાર આસક્તિ છોડાવવાની જોડે પહેલા એ સંસારી છે અને કાલાંતરે એને સંસાર આસક્તિ છોડાવશે એનો મતલબ એવું લાગે છે કે આ જન્મની સંસારની આસક્તિ છોડાવશે એવો લેવાનો એવું ના લઈ શકાય કેમ ઘણા વૈષ્ણવો આખું આખું જીવન ની સેવા કરતા હોય તો એ મરતા સમય સુધી પણ સંસારમાં આશક્તિ જાય નહીં એમ ભગવદીય લાગે આપણને અતિ પ્રેમથી સેવા કરતા હોય તો આવા બધા એક્ઝામ્પલ્સ આપણી સામે જ છે એટલે કાલાંતર થી એક્ઝેક્ટલી આ જ જન્મ સમજવું જરૂરી નથી પણ પ્રભુ અંગીકાર કરી રહ્યા છે એનો મતલબ કે જલ્દી ઠાકોરજી એને વાળશે એવું સમજી શકે જલ્દી અને થોડું વધારે ટાઈમ એ એટલું જ અર્થ છે આમાં પ્રણામ રાજા હા રજા અહીંયા જે સ્વરૂપ સંબંધી અર્થ કે અપેક્ષા હોય ઓર મિલે નહીં એટલે અહીંયા એ પછીના પરિસ્થિતિમાં જે છે એ ભજનને છોડતો નથી પણ સૌથી પહેલાં તો અહીંયા એ સેવા તો કરતો નથી કારણ કે સ્વરૂપ સંબંધી અર્થની અપેક્ષા છે અને મળ્યું નથી ત્યારે ક્લેશ ભોગવે છે અને એના પછી એવું કહે છે કે ભજનને નથી છોડતા અને એને જે કરેલા ભજનને એટલે એને જે કંઈ થોડું ઘણું કર્યું છે એનું ફળ તો એને મળે છે એમ પણ સૌથી પહેલા જે છે એ પરિસ્થિતિ કેવી છે તો પછી એની સેવા કરે છે નથી કર્યું સ્વરૂપ છે નથી કેવી રીતે છૂટ્યું કે કોઈ સંજોગો વસાત છોડ્યું છોડ્યું નથી ઠાકોરજી છોડાવી દે છે હા એ એટલે અહીંયા જે સ્વરૂપ સંબંધી એટલે એને હજી સેવા કરેલી છે ને છૂટી છે કે કર્યું નથી ના ના કરી છે સેવા કરતા કરતાની સેવા ઠાકોરજી છોડાવી દે છે જ્યાં ઠાકોરજી આ બધાથી કંટાળી જાય છે એમ એટલે સંસારી થઈને દુનિયાની અંત અંતમમતા લગાડીને સંસારને પ્રાયોરિટી આપીને જ્યારે આપણે પ્રભુની સેવામાં પણ જોડાયેલા હોઈએ તો ઠાકોરજી એનાથી ઇરિટેટ થઈ જાય છે સેવાથી ઠાકોરજીને એમ થાય છે કે હું તારા ઘરે આવ્યો છું તો પણ આખી દુનિયાની તને પડી છે તો ગુસ્સો આવી જાય ઠાકોરજીને તો પ્રતિબંધ કરાવે સેવાને છોડાવી દે એવી કન્ડિશન લાવી દે કે પછી તને સંસાર ગમે છે તો સંસાર મારો મારી પાસે નહીં આવો મતલબ એક પાર તો ઉતરવું જોઈએ ને એવી જાતનું ઠાકોરજીનો કોઈક મેન્ટાલિટી બની જાય છે આમાં રાજા અહીંયા રાજા હા છે સાક્ષાત સ્વરૂપ સંબંધી અર્થ કી અપેક્ષા હોય ઓર મિલે નાહી તબ ક્લેશ ભૂગતે હે તો અહીંયા અર્થ એટલે પ્રભુનું સાહિત્યની બધી વસ્તુ આવશે એટલે અર્થ સંબંધી અર્થ કી અપેક્ષા એટલે અર્થ એટલે કયા સંદર્ભમાં લેવાનો છે ક્યાં છે હા તાકુ સાક્ષાત સ્વરૂપ સંબંધી અર્ધકી અપેક્ષા હોય સ્વરૂપ સંબંધી અર્થકી અપેક્ષા એટલે કે પૈસા નહીં પણ ઠાકોરજી પ્રાપ્ત થાય કે એ જાતની કોઈક જાતની અલૌકિક ઈચ્છા જેમ કે આપણે વાર્તાજી વગેરેમાં વાંચતા હોઈએ આપણને પણ એમ થાય કે આપણી સાથે આવું ક્યારે થશે આપણને ઠાકોરજી આવો અનુભવ ક્યારે કરાવશે એ જાતની ઈચ્છા તો રાજાભાઈ સંસારની કેટેગરી રૂપ સંબંધી અર્થની તો બધાને હોય જ તો પણ સંસાર નથી છૂટતું ને આપણે બધા સમજીએ છીએ કે ઠાકોરજી જરૂરી છે ઠાકોરજી આપણું સર્વસ્વ છે આપણે એમાં અંત મમતા જોડવી જોઈએ પણ ઘર પરિવાર દીકરી દીકરામાંથી ક્યાં આપણું મન જાય છે જાણીએ છીએ પ્રભુ સર્વશ્રેષ્ઠ છે તો પણ બીજી જગ્યાએ મન જાય છે કે નથી જતું આપણું ને એવું મન આપણું છે આપણને ખબર છે કે સંસારમાં લાગ્યું છે પૂરેપૂરું પ્રભુમાં નથી લાગેલું તો પણ આપણે એવી ઈચ્છા કરીએ કે ઠાકોરજી મને આવું અનુભવ કરાવે તો એ તો કેવી રીતે શક્ય છે જે દિવસે પૂરેપૂરું મન પ્રભુમાં લગાડીએ તો ઠાકોરજીને પણ એમ થાય કે ચલો આ તો મારા માટે જીવ છે તો પ્રભુ એને એ જાતનું ફલ આપે તો ઠાકોરજી જોઈ રહ્યા છે કે મારી તો પડી નથી દુનિયાદારીની પડી છે તો પછી ઠાકોરજી શું કરવા એને આપણને એવા અનુભવ કરાવે બિરાજી રહે એમ એવું નહીં તો બધું છોડી છાડીને પ્રભુને પકડીને રાખો તો ઠાકોરજી પણ આપણને બધું ફલનો અનુભવ કરાવે જે રીતે કાલે શેઠ નું ચરિત્ર ભગવદ વાર્તામાં થયું હતું એમાં એ થયું કે તીર્થયાત્રા માટે જતા હતા ને રસ્તામાં બેંગન દેખાય ઠાકોરજી માટે તો ત્યાંથી રિટર્ન થઈ ગયા શું કામ કેમ કે પરાણે ગયા છે મન ઠાકોરજીમાં લાગેલું છે આપણી સાથે તો આવું કઈ થતું નથી એક પણ ચીજ આપણા બધાથી છૂટતી નથી તો પછી ઠાકોરજી કેમ આપણાથી આટલું પ્રેમ રાખશે એટલે જે મેં તમને શિક્ષા શ્લોક વખતે આપણે હાલોલમાં ભણ્યા ત્યારે કીધું હતું ને કે શ્યામુકાકા ટીકામાં જે વાત લખી છે કે જેટલી આપણે સંસારથી આપણી દૂરી છે એટલી પ્રભુની નિકટતા મળે પણ આપણે અધકચરા વચ્ચે જ લટકેલા હોઈએ તો ઠાકોરજી પણ આપણાથી એટલા દૂર છે જેટલું નજીક આપણે સંસાર છે જે દિવસે આપણે સંસારને દૂર કરશું ઠાકોરજી એટલા વધારે નજીક આવશે આપણાથી અને તો પણ કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે વાર્તાઓ વાંચીએ તો આપણને પણ એવી ઈચ્છા થઈ જાય ઠાકોરજી કેમ આપણાથી વાત નથી કરતા પણ આપણો અટેચમેન્ટ પ્રભુથી જયારે એટલું હોય ત્યારે ઠાકોરજી પણ આપણેથી એટલું અટેચમેન્ટ રાખે આપણને સંસારમાં પણ હોય તો પછી ઠાકોરજી કહે છે કે તું ફિફ્ટી ફિફ્ટી તો હું પણ ફિફ્ટી ફિફ્ટી સ્વાભાવિક છે ને તો પરસ્પર જ હોય જે હોય રિલેશન તો એટલે ક્લેશ થાય છે કહેવાનો મતલબ ખાસ અહીંયા જે સ્ટેટમેન્ટ છે ને એ છે કે ક્લેશ એના કારણે થાય છે કે તમે કરો છો ઈચ્છા પણ છે તો પૂરી નથી થતી સંસારમાંથી મન હટતું નથી આ જાતની અધકચરી પરિસ્થિતિની અંદર સેવામાં જે સુખનો કે આનંદનો અનુભવ થવો જોઈએ એ લેવલનો આનંદ આપણને એ એ સંસારી જીવને નથી મળતો હાજી પ્રથમ ઠીક છે બીજું મારે પૂછવું છે હા જીજી હા બોલો હા હું એમ કઉ છું કે આમાં ભાવાર્થમાં લખ્યું છે ને કે અહંતા મમતા મેં બંધ્યો જીવ કૃષ્ણ કહું ભજન કરે તો વો ભગવત દર્શન ન હોવે તો કેવલ દુઃખી હોય હે તો આ જે અહંતા મમતા માત્ર છૂટવાથી કઈ ભગવત દર્શન એ ના થવાય આ કઈ કેટેગરી અને આમાં તો આગળ એવું કે કાલાંતરમાં અને જન્માંતરમાં એટલે આ તો ભગવત દર્શન તો છેલ્લે એ થાય પછી દર્શન થાય ના ના એવું અહંતા છૂટી જવાથી ફરક એટલું પડે કે ઠાકોરજી આપણને ફલ આપવા મતલબ એ પ્રભુના દર્શન થવા કે ઠાકોરજીનું સાનુભાવતા જતાવવા જેટલું ફલ મળે કે ન મળે પણ જીવની સેવાની અંદર સર્વતોદિક આનંદ આવવા તો લાગી જાય કેમ કે અંત મમતા ઠાકોરજીમાં જોડાય તો પ્રભુ સેવામાં પ્રભુના નામ સ્મરણમાં શ્રવણ કીર્તન સ્મરણમાં આનંદ નો અનુભવ થવા લાગી જાય આ લેવલ પર એટલું ફલ આપણને જોઈએ છે ને મળી જાય છે જો અહંતા મમતા ઠાકોરજીમાં લાગી જાય તો જી રાજા સમજાયું હા બીજું કઈ પૂછવું છે ઠીક છે કરો આગળનો શ્લોક જી જે બરોડા થી અર્પિતા લો નિરુપાધિક ભાવ તે ભગવત સેવા કરવે વારેનકો ઉપદેશ દે છે એટલે જે લોકો નિરુપાધિક ભગવાન ની સેવા કરે છે તેમને ઉપદેશ આપી રહ્યા છે તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત શ્રી ભગવાન માર્ગ મેં વારો પુરુષ તો અહમતા મમતા રૂપ સંસાર શું અલગ રહેતો નિજ આનંદ સમુદ્ર મેં વિહાર કરતે શ્રી કૃષ્ણ કો હિ સ્મરણ કરે તેથી ભગવત માર્ગમાં રહેવા વાળો જીવ તો અહમતા મમતા રૂપ સંસારથી અલગ રહેતો અલગ રહેતો પણ નિજ આનંદ સમુદ્રમાં એટલે કે ભક્તોનો જે આનંદ છે ને એ એવા જ આનંદ સમુદ્રમાં જ વિહાર કરતા શ્રી કૃષ્ણનો જ સ્મરણ કરે અર્થાત લૌકિક ઈચ્છાન કો પરિત્યાગ કરકે કેવલ પ્રભુ સેવા કરે એટલે કે લૌકિક ઈચ્છાઓનો ત્યાગ સારી રીતે ત્યાગ કરીને માત્ર ને માત્ર પ્રભુ સેવા જ કરે ममता ममतात्मक संसार युक्त भजन करत हैं તો ક્લેશ ભુગત ભુગતે હે એસે ઉપર કહ્યું હે એટલે આપણે આગળના શ્લોકમાં ઉપર જોયું કે અહમતા મમતા યુક્ત સંસારી જે જીવ છે એ જો ભજન કરશે તો એને ખાલી ક્લેશ જ મળવાનો સાસુ શ્રી કૃષ્ણ કો માર્ગ જો પુષ્ટિ માર્ગ है तामे जो રહ્યો है और सर्व लोक तो विमुक्त है तो आत्मा के आनंद रूप समुद्र में रहे ऐसे श्री कृष्ण को ही चिंतन करें એટલે જે શ્રી કૃષ્ણના માર્ગનો જે પુષ્ટિ માર્ગી જે છે એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તેમાં જો જો રહેશે અને જગત સર્વલોકથી વિમુક્ત થઈ એટલે બધાથી જગતથી વિમુક્ત થઈ છે થઈ છે અને જે આત્મામાં જે આપણા ઠાકોરજી બિરાજ્યા છે એવા આત્માના આનંદરૂપ સમુદ્રમાં રહેલા શ્રી કૃષ્ણનું જ ચિંતન કરશે यहाँ श्री कृष्ण को ही चिंतन करवे को लिखो है ताको अभिप्राय ऐसो है जो पुष्टि मार्गीय भक्तन को निरवधि आनंद जहाँ प्रकट हो तहा विहार करवे वाले को चिंतन करनो એટલે અહીંયાથી કૃષ્ણનું ચિંતન કરવાનું લખ્યું છે તેનો અભિપ્રાય એવો છે કે જે પુષ્ટિમાર્ગીય ભક્તો છે એને તો અનંત આનંદ જ્યાં પ્રગટ થતો હોય તેવા ત્યાં વિહાર કરવા વાળા શ્રી કૃષ્ણનું ચિંતન કરવાનું કીધું છે ઇતને વ્રજ ભક્તન મેં વિહાર કરવે વાળે શ્રી કૃષ્ણ કો ચિંતન કરવે તે વ્રજ ભક્તન કી નાઈ લૌકિક મેં તે મનોવૃત્તિ નિકસ કે શ્રી કૃષ્ણ મેં લગી એટલે શું થશે એવું જો કરશે તો એ એમના એમને એવો લાભ એટલો ફાયદો થશે કે એ વ્રજભક્તોમાં વિહાર કરવાવાળા જે શ્રી કૃષ્ણ પ્રભુ છે એ શ્રી કૃષ્ણનું ચિંતન કરવાથી જેવી રીતના વ્રજભક્તોને લૌકિકમાંથી મનોવૃત્તિ નીકળી ગઈ હતી એવી રીતના આ જે અત્યારે પુષ્ટિ માર્ગીય જે જીવ છે તો એમને પણ આવી રીતના કૃષ્ણમાં જીવ મન લાગી જશે હા સમજાવો આને એટલે તેથી અહીંયા આગળ આગળના શ્લોકમાં આપણને એવું સમજાયું કે સંસારી જીવ હશે ને તો એને સંસાર જ મળશે એમ બરાબર તો અહીંયા પુષ્ટિ માર્ગ ને ઉપદેશ આપી રહ્યા છે મહાપ્રભુજી અને પુષ્ટિ માર્ગીઓને એવું કહી રહ્યા છે કે એ સંસારમાંથી અલિપ્ત થઈને જો એ પોતાના આત્મામાં બિરાજી રહેલા ઠાકોરજીનું જો ચિંતન કરશે તો તેમને એ ઠાકોરજી જ મળશે એમ હા મતલબ જ આગળના શ્લોકમાં હવે આગળ જે વાત કીધી આમાં કે જે વ્યક્તિ અંતામતા યુક્ત થઈને અને ઠાકોરજીનું ભજન કરે તો એને એ સેવામાં ક્લેશ મળે છે મતલબ કે ઈચ્છિત આનંદની પ્રાપ્તિ ન થવાથી દુઃખી થાય છે અધકચરી અવસ્થામાં એટલે કરવું શું જોઈએ હવે ઉપદેશ શું કે આજ્ઞા શું કે કેવી રીતે કરવું હવે ક્લેશ ન થાય અને આનંદ મળે એના માટે શું કરવું તો કે છે કે ઠાકોરજીના માર્ગમાં રહેલો મતલબ કે જે ભક્તિ માર્ગીય છે એને બધા લોકથી એટલે કે ઠાકોરજીમાં પોતાનું મન લગાડવું જોઈએ અને આત્માના આનંદ રૂપ સમુદ્રમાં રહેવા વાળા મતલબ કે જેવી રીતે ઠાકોરજી ક્ષીર સાગરમાં બિરાજે છે તો આપણી આત્મા ને સમુદ્ર આનંદ સમુદ્ર છે કે જેની અંદર ઠાકોરજી બિરાજી રહ્યા છે તો એવા ઠાકોરજીનું ચિંતન કરવું મતલબ કે મારી આત્મા ઠાકોરજી છે મારા આદેશ છે મારા સ્વામી છે એવા કૃષ્ણનું જ ચિંતન કરવું જોઈએ અને અહીંયા ઠાકોરજીનું ચિંતન કૃષ્ણનું ચિંતન કરવું એવું શું કામ કીધું તો એનો મતલબ એ છે કે પુષ્ટિમાર્ગે ભક્તોને નિરવધિ આનંદ જ્યાં પ્રકટ થાય ત્યાં વિહાર કરવા વાળા શ્રી કૃષ્ણનું ચિંતન મતલબ કે કોઈ આપણે ત્યાં એનો ટાઈમ બાઉન્ડ નથી કે આટલા સમય મજા આવી પછી મજા ના આવી પણ જે વ્યક્તિનું મન પ્રભુમાં લાગે છે એને ચોવીસ કલાક આખું વરસ હંમેશા આનંદ જ આનંદ છે કેમ કે એનું મન સંસારમાં નથી કે જ્યાંથી દુઃખ મળે છે પ્રભુમાં મન છે જ્યાં તો દુઃખનો કોઈ સવાલ જ નથી આનંદ જ આનંદ છે અનંત આનંદ છે તો ત્યાંથી હંમેશા હંમેશા આનંદ જ આનંદ મળે છે એટલે અહીંયા આત્માનંદ સમુદ્રસ્થમ એ શબ્દ યુઝ કર્યો છે કેમ કે સંસારમાં સુખ અને દુઃખનો અનુભવ છે પણ જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં તો દુઃખ તો બેસતું જ નથી દુઃખ તો હોતું જ નથી તો સુખની જ પ્રાપ્તિ થાય છે એટલે કે જેવી રીતે વ્રજભક્તોમાં વ્યાર કરોડે ઠાકોરજીનું ચિંતન કરવાથી વ્રજભક્તોના જેવું લૌકિકમાંથી આપણી મનોવૃત્તિ હટી જાય છે અને ઠાકોરજીમાં મન લાગે છે મતલબ કે જયારે આપણે વ્રજભક્તોના ચરિત્રને વાંચીએ ભાગવતજીને ઘર પરિવાર બધામાંથી પોતાનું મન હટાવીને પ્રભુમાં મન લગાડ્યું તો ઠાકોરજી પ્રાપ્ત થયા તો આ જાતના ચરિત્રો વાંચીએ તો જેવી રીતે લૌકિકમાંથી મન હટાવીને ગોપીજનોનું મન પ્રભુમાં લાગ્યું હતું આવા લીલા ચરિત્ર વગેરે વાંચવાથી આપણને થોડું ઇન્સ્પિરેશન મળે અને આપણને પણ ઠાકોરજીની અંદર આપણું મન લાગે તો મુખ્ય વાત આગળના રેફરન્સમાં આ જીવને ઉપદેશ કરવામાં આવે છે કે સેવા દુઃખરૂપ એટલે બને છે કે સેવામાં ક્લેશ એટલે થાય છે કેમ કે તમારું મન હમતા હમતા સંસારમાં પણ લાગ્યું છે અને ઠાકોરજીમાં પણ થોડું બહુ લાગેલું છે પણ જયારે સંપૂર્ણ પ્રભુમાં લાગે તો અનંત આનંદ આનંદ જ આનંદની પ્રાપ્તિ થાય છે પણ સંસારમાં પણ લગાડેલું રાખશો તો ક્લેશ થશે તો એટલા માટે અહીંયા મહાપ્રભુજી એને એ રીતે ઉપદેશ આપી રહ્યા છે કે સંસારમાં મન હટાવીને કે સંસારમાં તો દુઃખ જ દુઃખ છે ક્ષણિક સુખ છે બાકી કેવલ દુઃખ છે એવી જગ્યાથી મન હટાવીને જો પ્રભુમાં મન લગાડવામાં આવે તો અસીમ આનંદની પ્રાપ્તિ પ્રભુમાં થાય છે એટલે એવા અભિપ્રાયથી અહીંયા કીધું છે કે એટલે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું વ્રજભક્તો સાથેની પ્રભુની જે લીલા છે એનું ચિંતન કરો એ ચરિત્રને વાંચો તો આપણને થોડું ઇન્સ્પિરેશન મળે કે એમણે જેવી રીતે સંસારને છોડ્યું છે પોતાની આનતા મમતાને પ્રભુમાં લગાડી છે એવી રીતે આપણે પણ જો પોતાની આનતા મમતા ઠાકોરજીમાં લગાડીએ તો સેવા પણ સુખરૂપ બને એ રીતે મહાપ્રભુજી અહીંયા ઉપદેશ આપી રહ્યા છે હા આત્મા આત્માના આનંદરૂપ સમુદ્રમાં રહેલા એવા શ્રી કૃષ્ણનું ચિંતન કરવું એટલે અંતર્યામી હા અંતર્યામી પણ સમજી શકાય પણ અહીંયા એ લેવલ ની વાત નથી અહીંયા આ નામ એટલા માટે સિમ્બોલ આપ્યું છે કે જેવી રીતે ભગવાન આનંદ સ્વરૂપ છે આપણી આત્મા જે છે એ પ્રભુનું ધામ છે ઠાકોરજી ત્યાં નિત્ય બિરાજે છે આ પરમાત્માના સ્વરૂપમાં અહીંયા બિરાજી રહ્યા છે આપણી સાથે હંમેશા એ સ્વરૂપનું ચિંતન કરીએ તો ઠાકોરજી જે છે આપણને પણ એ આનંદનો અનુભવ થાય એમ હા બોલો લખ્યું છે પુષ્ટિ માર્ગે ભક્ત निर्विध આનંદ वहा जहाँ प्रकट હોય तहाँ વિહાર કરવે મારે કોઈ ચિંતન કરનો હવે અહીંયા પુષ્ટિ માર્ગેને તો આનંદ પ્રગટ થઈ ગયો છે તે છતાંય કૃષ્ણનું ચિંતન કરવું એમ કીધેલું છે પણ આપણે તો જે સંસારમાં જેની અમતા મમતા છે અને અમતા મમતા ન રહે એટલા માટે ચિંતન કરવાનું કીધું હતું કે જેને આનંદ પ્રગટ થઈ ગયો હતો તે છતાંય શ્રી કૃષ્ણનું ચિંતન કરવું એમ એમ કહે છે અહીંયા આગળ પણ એ વ્યક્તિ ચિંતન છોડે જ નહીં ને જેને ઠાકોરજી મળી ગયા હોય પ્રભુમાં એનું મન લાગી ગયું હોય તો એ વ્યક્તિ તો નિરંતર ઠાકોરજી ની અંદર જ પોતાનું મન લગાડે ને હા અને પ્રભુમાં મન લાગેલું છે તો પછી પ્રભુ નું ચિંતન તો છોડે જ નહીં ને કોઈ દિવસ એને કેવું ના પડે સાચી વાત છે તો પણ મહાપ્રભુજી અહીંયા એ વાતને સજેસ્ટ કરી રહ્યા છે કે એટલે ઠાકોરજીની અંદર પોતાનું મન લગાડવું જોઈએ રાજા અહીંયા પાઠાવલીના ક્રમ પ્રમાણે જે ઉત્તમ અધિકારી મધ્યમ અધિકારી અને કનિષ્ક અધિકારી ને લોકાર્થી ચાર પ્રકાર બતાવ્યા છે તો અહીંયા જે છે આ જે આપણે અત્યારે કર્યું એ ઉત્તમ અધિકારી થશે ના ના અચ્છા આ આત્માનંદ હા એ ઉત્તમ અધિકારી થશે અને પછી જે આગળનું જે આપણે કર્યો સંસારી તો એ મધ્યમ અધિકારી થશે એને મધ્યમ નહીં એ હીન અધિકારી છે એ હીન અધિકારી છે આમાં એમાં જે ચાર કક્ષા બતાવી છે ને એ આમાં બેસતી નથી તો જરા આ ચાર શ્લોક થઈ જાય ને તો આપ કરાવજો જરા એ અધિકારી હા હા ચોક્કસ ઠીક છે બીજું કઈ પૂછવું છે આમાં હલો હા જે જે હા બોલો ત્યાં ઉત્થાનિકામાં નિરુપાધિક ભાવ તે છે એ પ્રેમ ભાવથી શું સમજવાનું એમાં નિરુપાધિક ભાવથી મતલબ પ્રેમ ભાવથી તો નહીં ભાવ ભાવનો મતલબ છે કે કોઈ પણ જાતની લૌકિક કામના રહિત થઈને હા બરાબર હા થયું હા એટલે કે અહીંયા જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ મતલબ કે જે જીવને જે ક્લેશ થઈ રહ્યું છે એનું કારણ એ છે કે સંસારી કામનાઓ બાકી રહી ગઈ છે એના કારણે એટલે નિરુપાધિ થઈને કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જાતની કામનાઓને છોડીને ને પ્રભુમાં મન લગાડવું જોઈએ તો આ સમસ્યાનું સોલ્યુશન આવે એમ હા હા જી ઠીક છે બીજું કઈ પૂછવું છે કોઈને લૌકિક કામનાઓથી શુદ્ધિ કરવી કે મુક્ત ભાવજો ભગવત ભજનમાં પ્રવૃત્ત હોય બાળકો ફળ સરસ હવે લૌકિક કામનાઓ છે તેની પૂર્તિ કરવા માટેનો જે દુષ્ટ ભાવ છે એ ભગવજનમાં પ્રવૃત્ત એનું ફળ કહે છે યોગાર્થી ચેત ભજે કૃષ્ણ કૃષ્ણો ભવતી સર્વદા ક્લિષ્ટોપી ચેત ભજન કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વદા ઠીક લૌકિક અર્થથી ઈચ્છા રાખી કે જો ભગવત ભજનમાં ભાવ આવે जो पुरुष लौकिक कामना के प्रयोजन से कदाचित श्री कृष्ण की सेवा करे तो वो सब तरह से क्लेश पावे એટલે જે પુરુષ લૌકિક કામનાના પ્રયોજનથી કૃષ્ણનું ભજન સેવા કરે છે તો બધી તરહથી ક્લેશ જ પામે છે द्वेष सहन करतो पुरुष यदि भगवत भजन करेगा तो વાકો સબ તરચો અહંતા મુક્તા સંસાર અને દ્વેષ સહન કર્યા પછી પણ જો એ પુરુષ કૃષ્ણનું ભજન કરતો જાય છે તો એના બધી તેની બધી અહંતા મમતાનો નાશ અને સંસાર દૂર ઈચ્છા રાખી કે જો ભગવત ભજનમાં પ્રભુત્વ હોય તો સર્વદા ક્લેશ પાડે એટલે આગળ જે સંસારી કીધું કે લૌકિક અર્થની ઈચ્છા રાખીને જે ભગવત ભજનમાં પ્રવૃત્ત થાય છે તે તો સર્વથા ક્લેશ જ પામે છે ઇતને કશું લાભ કે લીએ પૂજાદિકમાં પ્રવૃત્ત હોય સો તો પાખંડની ઓર દેવલક કયો જાય એટલે કૃષ્ણની સેવા જો કોઈ લાભ માટે કે એના માટે કરતો હોય તો એને તો પાખંડી અને એ જે મળે છે એને ડેવલપ કહેવાય પાછું લાભ પૂજા યત્ન સિવાય જામે નિષેધ નાહીએ એસી રીતે શું મેળો લૌકિક સિદ્ધ હોય એટલે લાભ પૂજાના લાભ પૂજાનું કોઈ ઈચ્છા ના હોય મારો લૌકિક સિદ્ધ લૌકિક કામનાની સિદ્ધિ માટે અરે એસી ઇચ્છન જો ભજન મેં પ્રવૃત્ત ગયો હોય તો લોકાર્થી કહેવો છે એટલે લૌકિક ઈચ્છા માટે જ્યારે ભજનમાં પ્રવૃત્ત થતું હોય તો એને લોકાર્થી કહેવો શ્રી કૃષ્ણ કો બસો શ્રી કૃષ્ણ કો ભજન કરે તો વાક્ય ઉપર પ્રભુનો અનુગ્રહ હોય એટલે કૃષ્ણનું ભજન કરે તો તેની ઉપર પ્રભુનો અનુગ્રહ થાય ત્યારે સાસુ लौकिक में का आसक्ति छुड़ाने के लिए प्रभु वाक्य उपेक्षा करे तब सब प्रकार से क्लेशपुर प्राप्त હોય એથી લૌકિકમાંથી આશ્ચર્ય છોડાવવા માટે પ્રભુ એની ઉપેક્ષા કરે ત્યારે બધા પ્રકારના ક્લેશને પ્રાપ્ત થાય और क्लेशपुर प्राप्त हो तो भयो જો શ્રી કૃષ્ણ ભયો હો શ્રી કૃષ્ણ કો જો ભક્તો રહે કે તાકો બીતર કો તથા બાઈર કો લૌકિક આકરણ નષ્ટ થઈ જાય અને આ રીતે ક્લેશ પ્રાપ્ત કરતા કરતા બજે કૃષ્ણનું ભજન છોડે ના અને એનું ભજન કરતા રહે તેનો આનંદ અને ભાવનો બધો લૌકિક આકરણ નષ્ટ થઈ જાય સંચારી જો બજે તાકી વ્યવસ્થા પતમી દીજે સંચારી જો બજે જે તેની વ્યવસ્થા પેલા લઈજે સામે થી જઈ એમાં ત્રણ ભેદ છે પ્રથમ તો સંસારથી નિવૃત્તિની ઈચ્છાવાળો પહેલા તો સંસારની નિવૃત્તિની ઈચ્છાવાળો दूसरो लौकिक ઈચ્છા યુક્ત કરી સેવામાં આગ્રહી બીજો લૌકિક કામના વાળો છે પણ સેવાનો આગ્રહી છે और तीसरो सेवा को अनाग्रही ऐसे तीन के થઈ गए અને ત્રીજો તો સેવાનો અનાગ્રહી એવા ઘરના ફળ નાશ અત્યાર સુધી કહે હા શું સમજાયું આમાં પણ લૌકિક કામના રાખીને કૃષ્ણનું ભજન કરવામાં આવે તો લૌકિક કામના તમારી પૂરી નથી થતી અને લૌકિક કામના પૂરી નથી તો તમને ક્લેશ થાય છે પણ ક્લેશ કરતા કરતા પણ જો તમે કૃષ્ણનું ભજન ચાલુ રાખો તો કૃષ્ણ તમારે લૌકિક કામ કૃષ્ણમાંથી તમારી લૌકિકની કામના ધીમે ધીમે છૂટતી જાય છે અને અંદરનો બહારનો આગ્રહ નષ્ટ થાય છે અને કૃષ્ણના ભજનમાં જો તમે કામના છૂટીને ભજનમાં પ્રવૃત્ત રહો તો તમારા પ્રભુ મન લાગે અહીંયા એ વાતને બતાડી છે કે એક સંસારી આગળ કીધું એના પછીની એક ઓર એકદમ હીનમાં હીન કેટેગરી જે લોકાર્થી સૌથી વર્સ્ટ કેટેગરી છે એની વાત અહીંયા છે કે લૌકિક અર્થની ઈચ્છા રાખીને મતલબ કે પ્રભુ મારી આ લૌકિક ઈચ્છાઓને પૂરી કરે એવી ઈચ્છાથી જે ભગવત ભજનમાં પ્રવૃત્ત થયો હોય એને તો મહાપ્રભુજી કહે છે કે સર્વથા ક્લેશ જ થવાનું છે શું કામ કેમ કે પ્રભુ કોઈ દિવસ એવા જીવની લૌકિક ઈચ્છાઓને તો પૂરી કરતા નથી અને તો પણ એવી ઈચ્છા રાખીને પ્રભુની ભજન કરતો હોય તો એને દુઃખ જ મળવાનું છે એના સિવાય બીજું કઈ એને નહીં મળે એટલે એવા વ્યક્તિને તો અહીંયા પાખંડી અને દેવલક કહેવાયો છે દેવલક નો મતલબ એ કે જે ઠાકોરજીની સેવા પૂજાને પ્રભુ મતલબ પૈસા કમાવા માટે કે પોતાની લૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે યુઝ કરે એને દેવલક કહેવાય એટલે લાભ પૂજાર્થયત્ન મતલબ કે પૈસા કમાવા માટે પોતાના લાભ માટે જો સેવા કરે તો એવી ઈચ્છાથી જે વ્યક્તિ કરે એને દેવલક કહેવાય પણ એ ઈચ્છાનો તો અહીંયા નિષેધ નથી એવી રીતેથી મારું લૌકિક સિદ્ધ થાય એવી ઈચ્છાથી જે પ્રભુના ભજનમાં પ્રયત્ન કરે એને અહીંયા લોકાર્થી કીધું છે અને એટલે કે એટલે એવો વ્યક્તિ જે છે ઠાકોરજીનું ભજન કરે અને પ્રભુ એના ઉપર કૃપા પણ હોય એટલે લૌકિક માંથી આસક્તિ છોડાવવા માટે ઠાકોરજી એની ઈચ્છાઓની ઉપેક્ષા કરે કે ભાઈ ભલે માંગતો ભલે માંગતો પણ આની ઈચ્છાઓને હું પૂરી નહીં કરું ધીમે ધીમે પોતે બધી ઈચ્છાઓ ખતમ થઈ જશે આમ કરવાથી એને ક્લેશ મળે છે કે ભાઈ પ્રભુ કેમ મારી ઈચ્છા પૂરી નથી કરતા અને એને ક્લેશ જ ક્લેશ મળ્યા કરે છે અને તો પણ જો પ્રભુનું ભજન ચાલુ રાખે એનો લૌકિક આગ્રહ નષ્ટ થઈ જાય છે અને પ્રભુ ભજનને જો છોડી દે છે તો પછી એ વ્યક્તિ તો માર્ગથી ચ્યુત થઈ જાય છે મતલબ કે એ વ્યક્તિ માર્ગથી દૂર થઈ જાય છે હવે એમાં પણ ચાર પ્રકારના લોકાર્થી સમજવાનું છે સૌથી પહેલા એક એવો વ્યક્તિ છે કે જે લોકાર્થી એવો કે જે સંસાર નિવૃત્તિની કામનાથી પ્રભુની સેવા કરે કે મારો સંસાર છૂટે મારો સંસાર છૂટે કે આ દુનિયામાંથી હું છૂટી જાઉં એવી ઈચ્છાથી મતલબ કે સામાન્ય મુક્તિ વગેરે જેવી ઈચ્છાથી પ્રભુનું ભજન કરે તો એને પણ ક્લેશ મળે કેમ કે આવી સામાન્ય ઈચ્છાઓને પ્રભુ કોઈ દિવસ પૂરી કરતા નથી બીજી કેટેગરી એવી છે કે જે વ્યક્તિને મતલબ પૈસા માટે પ્રભુની સેવા કરે કે ચલો મને સારું ઘર મળે મારા જીવનમાંથી દુઃખ દૂર થાય મને સુખ મળે એવી ઈચ્છાઓથી પ્રભુનું ભજન એ વ્યક્તિ કરે તો એવા વ્યક્તિ બીજી કેટેગરીનો છે કે જેને સેવાનો આગ્રહ નથી પણ જેમ શિવ આપણે કોઈ પણ જેમ સામાન્ય લોકમાં આપણે જોઈએ કે લોકોને પોતાની કામનાઓ પૂરી કરવી હોય તો દેવી દેવતાઓ પાસે માંગે મતલબ કે માનતાઓ રાખતા હોય ને મારી આ પૂરી કરો ઈચ્છા ને મારી પહેલી ઈચ્છા પૂરી કરો એવી રીતે કહેતા હોય તો એવી તુચ્છ ઈચ્છાથી પ્રભુનું પણ ભજન કરે કે ચલો કૃષ્ણ મારી ઈચ્છાઓને પૂરી કરે એને સેવાનો આગ્રહ નથી ઠાકોરજી પણ એના માટે પ્રાયોરિટી નથી એના માટે ઇમ્પોર્ટન્ટ એની ફલકામનાઓ છે એવો વ્યક્તિને પણ ક્લેશ થાય છે ત્રીજી કન્ડિશન સેવાનો આગ્રહી જીવ છે કે સેવા તો કરે છે ઠાકોરજીનું ભજન પણ કરે છે પણ એને પણ લૌકિક ઈચ્છાઓ છે પણ એવી ઈચ્છા છે કે કૃષ્ણ જ પૂરી કરે કૃષ્ણથી જ મારી બધી ઈચ્છાઓ પૂરી થાય એવો મતલબ કૃષ્ણ પ્રત્યે આશ્રય દ્રઢ છે કે કૃષ્ણ સિવાય બીજા કોઈ પાસેથી હું કંઈ માંગીશ નહીં પણ તો પણ લૌકિક ઈચ્છાઓ એની છે જે પ્રભુ પાસેથી પૂરી કરાવવા માંગે છે એવા વ્યક્તિને પણ ક્લેશ થાય છે પણ અહીંયા મહાપ્રભુજી જે વાત મેં કીધી કે એવો વ્યક્તિ પણ લાંબા સમય સુધી અગર સેવાને કન્ટિન્યુ કરે કેમ કે સેવાનો તો આગ્રહી છે કૃષ્ણ તો એના માટે પ્રાયોરિટી છે જ ભલે લૌકિક કામનાઓ પણ સાથે સાથે છે તો પણ તો એવા વ્યક્તિનો લૌકિક ઠાકોરજી લાંબા સમયે છોડાવે છે એટલે કે એટલો હીન નથી તો પણ એટલા સમય તો એને ક્લેશ જ મળે છે અને ચોથી કેટેગરી કે જે પ્રભુની સેવાનો ઉપયોગ પૈસા કમાવા માટે કે લાભ પૂજા માટે ધન પ્રાપ્તિ માટે કરતો હોય તો એવો વ્યક્તિત્વ સૌથી વર્સ્ટ કેટેગરી છે કે જેને તો નર્કની જ પ્રાપ્તિ થાય છે તો તમે લખી લેજો બધા ચાર પ્રકારના લોકાર્થી છે સૌથી પહેલો જે સંસાર નિવૃત્તિની કામનાથી સેવા કરે છે બીજો સેવાનો આગ્રહી પણ લૌકિક કામના સહિત ત્રીજો સેવાનો અનાગ્રહી લૌકિક કામના વાળો સેવાનું એટલું આગ્રહ નથી પણ કૃષ્ણ એના માટે એક ઓપ્શન છે કે કૃષ્ણ નહીં તો વિષ્ણુ પાસે માંગીશ વિષ્ણુ નહીં તો શિવ પાસે માંગીશ શિવ નહીં તો દુર્ગા પાસે માંગીશ એ જાતનો થોડો એનો ટેમ્પરામેન્ટ છે તો ત્રીજો સેવાનો અનાગ્રહી લોકાર્થી અને ચોથો વિત્તરથી કે જે પૈસા માટે ધન માટે પ્રભુની સેવા કરતો હોય તો આ ચાર કેટેગરી છે એમાંથી પહેલા ત્રણ ને તો ક્લેશ મળે છે ચોથા ને તો નર્કની જ પ્રાપ્તિ થાય છે ભલે એ સમય દરમિયાન એને આનંદ મળતો હોય સુખ થાય બી બધું છે પણ અંતિમ ફળ જે છે એનું નરક જ છે તો ચાર પ્રકારના લોકાર્થી ની વાત મહાપ્રભુજી અહીંયા કરી છે ફરીથી એકવાર બોલી દઉં છું એક સંસાર નિવૃત્તિની કામના વાળો વ્યક્તિ કે જેનો જેને એવી ઈચ્છા છે કે મારો સંસાર છૂટે મને મુક્તિ મળે એવી જાતની ઈચ્છાથી મતલબ કે જે મર્યાદા માર્ગીની જે જાતની ઈચ્છા હોય એવી ઈચ્છાથી પ્રભુનું સેવન કરતો હોય તો એને ક્લેશ મળે છે કેમ કે એની પ્રાયોરિટી સંસાર નિવૃત્તિની કામના છે ઠાકુરજી એના માટે પ્રાયોરિટી નથી રહી જતા કેમ કે ઠાકોરજી જે છે એ સાઈડ એક્ટિવિટી થઈ જાય પણ એના મનમાં એક જ વાત કે મારો સંસાર ક્યારે છૂટે તો એટલે એને સેવામાં ક્લેશ થાય છે બીજો સેવાનો આગ્રહી લોકાર્થી કે જેને લૌકિક કામનાઓ છે પણ સેવાનો આગ્રહ છે કે ઠાકોરજી એનો આશ્રય છે મતલબ ઈચ્છાઓ છે પણ કામના પ્રભુની છે પ્રભુ પાસેથી કામના છે એવાને પણ ક્લેશ મળે છે પણ તો પણ જો લાંબા સમય સુધી સેવાને કન્ટિન્યુ કરે છે સેવા નથી છોડતો તે એવા વ્યક્તિને ઠાકોરજી એનો સંસાર છોડાવીને અને એનું મન પ્રભુમાં લગાડે છે તો અને ત્રીજા નંબરનો છે સેવાનો અનાગ્રહી લોકાર્થી કે જે વ્યક્તિને ઠાકોરજી પ્રાયોરિટી નથી પણ કામના છે તો કૃષ્ણ પણ પૂરી કરી શકે શિવ પણ કરી શકે તો કોઈ એક એને પકડે એવી રીતે કૃષ્ણ પાસેથી માંગે છે કૃષ્ણ નહીં પૂરી કરે તો થોડા સમય પછી ડાયવર્ટ થઈ જશે એવા વ્યક્તિને પણ ક્લેશ મળે છે ને ચોથો જે સૌથી હીન કેટેગરીનો છે એ વિત્તાર્થી છે કે જે પ્રભુ સેવાને પૈસા કમાવાનું સાધન બનાવે છે તો એને તો ક્ષણિક સુખ મળે છે પણ અંતિમ ફલ એનું નરક હોય છે કેમ કે વ્યક્તિ દેવલક છે તો શાસ્ત્રી પણ દોષ છે ભક્તિ માર્ગી પણ દોષ છે એટલે એને તો નરકની પ્રાપ્તિ થાય છે તો આ રીતે મુખ્ય ચાર પ્રકારના લોકાર્થી અહીંયા મહાપ્રભુજીએ બતાડે છે હાલો જયજય આમાં લખ્યું છે ભીતર તથા બહારનો લૌકિક આગ્રહ બહારનો લૌકિક આગ્રહ નષ્ટ હોય જાય છે એટલે ભીતર તથા બહાર કેવું કહેવાય ભીતર અને બહાર નો મતલબ કે બહાર થી પણ જે લૌકિક અહંત મમતા એને લાગેલી હોય એ પણ જતી રહે અને અંદર થી પણ સામાન્ય પ્રભુ પાસેથી કામનાઓ બાકી રહી ગઈ હોય મનમાં મનમાં જેવી રીતે આપણા મનમાં લાગેલું પડ્યું હોય કે ચલો મને આ જોઈએ છે આ જોઈએ છે એવી જાતની ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય તો એવી બધી ઈચ્છાઓ પણ જતી હોય છે રાજા રાજામાં સેવાનો આગ્રહી છે બીજા નંબર નો અને ત્રીજો સેવાનો અનાગ્રહી છે પણ બંને પૂર્તિ પોતાની કામનાઓની પૂર્તિ માટે કૃષ્ણ પાસે જ અપેક્ષા રાખે છે એવું ને હા એવું પણ બંનેમાં ફરક એટલું છે કે પેલા ને પેલાને ઠાકોરજીમાં ઇન્ટરેસ્ટ છે કે પૂરી ઈચ્છા કરે તો પણ કૃષ્ણ જ કરે બીજા કોઈ પાસે તો હું નહીં જ જાઉં એવો આગ્રહી છે અને જે ત્રીજા નંબર નો છે એવો છે કે કૃષ્ણ પૂરી કરે તો કૃષ્ણ બીજું કોઈ કરે તો બીજું કોઈ બરાબર એટલું ફરક છે બંનેમાં રાજા સંસારીની જે વાત કરીએ આગળનો શ્લોક આવે એ જ સંસારીની વાત છે કે આમાં બી પાછો સંસારી આવી શકે આવે છે નહીં આ અલગ કેટેગરી છે અલગ કેટેગરી છે સંસારી તો પછી આમાં ઉત્તમ મધ્યમ ને હીન ને કનિષ્ક એવી રીતે ચાર ભેદ પાડે છે ચાર શ્લોક થી લેવાના છે કે પછી આ આની થી કેટેગરી કાઢવાની એવી રીતની આની અંદર પણ છે અને ઓવરઓલ પણ છે બંને રીતે છે કારણ કે અહીંયા બાર બારમા શ્લોક થી અહીંયા એમના અધિકારી તેરમા શ્લોક થી એટલે જે કીધું કે સેવાનો દ્રઢ સંસારી યસ્તુ પણ છે પણ આના માટે તમારા માટે હોમવર્ક છે તમે લોકો કાલે આ વાતનો વિચાર કરીને લાવજો કે આમાં ઉત્તમ કોણ મધ્યમ કોણ અને હીન કોણ સૌથી છેલ્લો તો ઠીક છે લોકાર્થી ને તો મહાપ્રભુજી અલગ જ કેટેગરીમાં નહીં છે તો એ સૌથી વર્સ્ટ કેટેગરીના જીવો છે તો એ તો ચોથું તો નક્કી છે આ ત્રણ ને આમાં પણ ઇન્ટરનલી પણ અને ઓવરઓલ પણ તમે લોકો મને કહેજો કે તમને લોકોને આમાં શું લાગે છે વિચારીને લાવજો કાલે સાથે મળીને વિચાર કરશું પછી કહી દઈશ ન ખબર પડે તો રાજા આ તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો છે એ તો જે સંસારી છે એને ઉપદેશ આપે છે ને કે એનો સંસાર મટાવવા માટે એને ઉપદેશ છે ઉપદેશ છે ને એના માટે હા એ તો ઉપદેશ છે એટલે એ કોઈ કેટેગરીમાં ના ના એ કેટેગરી નથી એટલે એને કે છે કે જો તું આ રીતે કરીશ તો મતલબ પ્રોમોશન થશે એમ કેવાનો મતલબ અત્યારે જે સેવા તને ક્લેશરૂપ બની રહી છે એમાં ક્લેશ સંસારમાં આસક્તિને કારણે છે જો પ્રભુમાં મન લગાડીશ આ રીતે લગાડીશ તો ક્લેશ જતો રહેશે એટલે ઉપદેશ છે ઠીક છે તો આજનું અહીંયા રાખીએ તમે લોકો કાલે જરા વિચાર કરીને લાવજો બધા કેજો તમને લોકોને શું લાગે છે પછી આગળનો શ્લોક કરશું હેલો હેલો હા બોલો હેલો લૌકિક અર્થથી શું લેવાનું ઘર ધન એ લેવાનું સંસાર લેવાનું લૌકિક અર્થથી નહીં ક્યાં ટીકામાં છે ને ટીકામાં પહેલી જ લીટી લૌકિક અર્થની ઈચ્છા રાખીને લૌકિક અર્થ ની ઈચ્છા મતલબ પૈસા નહીં અહીંયા કોઈ પણ જાત જાતની લૌકિક કામ ના જી રાજા કોઈ બી ઘર જોઈતું હોય પુત્ર જોઈતો હોય કે એ કોઈ બી ઈચ્છા હા કોઈ પણ કોઈ પણ જાતની લૌકિક ઈચ્છા રાજા હા રાજા હા રાજા લિંક જે આવે છે ને એમાં અવાજ બહુ જ ધીમો આવે છે રાજા એવું કેમ ખબર નહીં પ્રોબ્લેમ હશે કાંઈ પૂછી લઈશું ચાલો દરેક લિંકમાં જે અવાજ એકદમ નાનો આવે છે મીન્સ આમ જાને ઇયરફોન નાખીને સાંભળીએ ને તો સંભળાય એટલો ધીરો અવાજ આવે છે હા હું કઈ વાત કરી હું પૂછી લઈશ હા જીજા હા नीचे करो तो आज ये रुक्मिणी की वार्ता करनी है तो ये पुरुषोत्तम दास शेठ जिसकी वार्ता हमने देखी उनकी बेटी जो रुक्मिणी थी उसकी वार्ता अब है ये करो कौन करेगा राजा हाँ कर अक्षय आचार्य महाप्रभु के सेवक से पुरुषोत्तम दास की बेटी रुक्मिणी जिनकी वार्ता को भाव कहते हैं तो यहाँ पर भी श्री आचार्य महाप्रभु के सेवक से पुरुषोत्तम दास की बेटी रुक्मिणी जी का भाव यहाँ पे अ, कहते हैं वार्ता प्रसंग एक तो एक समय से आचार्य जी महाप्रभु की शरण रुक्मिणी आई तो अ, सो एक समय श्री आचार्य जी महाप्रभु के सामने अ, रुक्मिणी जी आई तब श्री आ- आचार्य जी ने महाप्रभु ने वाको नाम सुनायो तब श्री आचार्य जी ने उनको नाम सुनायो તા પાસે નિવેદન કરાયો તા પાસે નિવેદન બી કરાયો તો રૂકમિણી બડી કૃપા પાત્ર હતી તો રૂકમિણીજી અ, बहुत અ, કૃપા પાત્ર હતે તો એક समय શ્રી ગુસાઈજી કાશી પધારે કાશી પધારે हैं तो एक समय श्री गुसाई जी काशी पधारे हैं तो तहाँ सूर्य ग्रहण भयो है तो वहाँ पे सूर्य ग्रहण भयो तब श्री गुसाई जी मणिकर्णिका घाट स्नान को पधारे तब श्री गुसाई जी मणिकर्णिका घाट स्नान के लिए अ, पधारे तब रुक्मणी जी हूँ श्री मदन मोहन जी को स्नान कराए के आपू આપું મણિકર્ણિકા સ્નાન કોઈ શ્રી सो श्री गुसाजी पधारे जानी के तो तब रुक्मणी जी को पता चला कि श्री जी वहाँ पे मणिकर्णिका स्नान के लिए आए हैं इसलिए श्री मदन मोहन जी को स्नान करा के वो वो भी मणिकर्णिका स्नान के लिए आई सो स्नान करके वस्त्र पहरे तब उन्होंने स्नान करके वस्त्र पहने तब वो वैष्णव ने जी से कहो जो महाराज श्री पुरुषोत्तम दास की बेटी गंगा स्नान को आई है तब एक वैष्णव ने श्री गुसाई जी को कहो कि महाराज श्री पुरुषोत्तम दास की बेटी गंगा स्नान के लिए यहाँ पे आई है तब श्री गुसाई जी कहे रुक्मिनी आगे आओ तब श्री गुसाई जी ने रुक्मणी जी को कहा कि आप आगे आओ तब रुक्मणी आगे आई तब रुक्मिनी जी आगे आई तब श्री गुसाई जी पूछे तू कितने दिनन में गंगा स्नान को आई है तब श्री गुसा जी ने उनको पूछा कि आप कितने दिन बाद गंगा स्नान करने के लिए आई है तब रुक्मिणी ने कही महाराज चौबीस बरस पाचे गंगा स्नान को आई हूँ तब तब रुक्मिणी जी ने कहा कि महाराज मैं चौबीस बरस के बाद गंगा स्नान के लिए आई हूँ यह रुक्मणी जी के वचन सुनी के श्री गुसाई जी को हृदय भरी आयो तो यह रुक्मणी जी के वचन सुन के श्री गुसाई जी के को हृदय भरी आयो जो ऐसे सेवा में मग्न है जो सेवा में ऐसे मग्न है जो गंगा स्नान को अवकाश नहीं है जो गंगा स्नान को भी अवकाश नहीं राजा અવકાશ એટલે ધ્યાન એટલે ગંગા સ્નાન માટે પણ સમય નથી એમ સમય નહીં है ऐसा जो गंगा स्नान के लिए भी समय नहीं है तब श्री गुसाई जी रुक्मिणी को देखी के कहते हैं जो इंसो श्री ठाकुर जी उऋण कबू न होइगो तब श्री गुसाई जी ने रुक्मिणी जी को देखी के कहे क, कहते हैं कि वह वह रुक्मिणी जी तो कभी भी उऋण न होइगो હા કરું રાજા ફરીથી હા અને સમજાવો એક વખત સમજાવો इसको एक बार राजा तो एक समय से आचार्य जी के शरण में रुक्मणी जी આવી आई तब श्री आचार्य जी ने उनको नाम निवेदन करायो तो एक तो एक समय श्री गुसाई जी का, काशी पधारे तो वहाँ पे सूर्य ग्रहण भयो હતો तो तब श्री गुसाई जी ने तब श्री गुसाई जी मणिकर्णिका घाट स्नान के लिए पधारे गंगा स्नान गंगा घाट पे पधारे तब रुक्मणी जी श्री मदन मोहन जी को स्नान कराए के वो भी मणिकर्णिका स्नान के लिए आई क्योंकि उनको पता चला कि श्री गुसाई जी भी वहाँ पे मणिकर्णिका स्नान के लिए पधारे हैं तो उन्होंने स्नान करके वस्त्र पहने तब एक वैष्णव ने श्री गुसाई जी को जनायो जना जतायो कि किसी सेठ पुरुषोत्तम दास की बेटी गंगा स्नान के लिए आई है तब श्री गुसाई जी ने रुकमणी आप आगे आओ तब वह आगे आई तब श्री कुशा जी ने उनको पूछो कि आप कितने दिन बाद गंगा स्नान के लिए आई हैं तब तब रुक्मणी जी ने कहा कि वह 24 वर्ष के बाद गंगा स्नान के लिए आई है यह वचन सुन के श्री गुसाई जी का हृदय भर आयो जो ऐसे सेवा में भक्त रहते हैं कि उनको गंगा स्नान के लिए भी समय नहीं है तब तब श्री गुसाई जी ने रुक्मणी को देखी के कहो कि मैं आपसे कभी भी उऋण न होंगे श्री ठाकुर जी आपसे कभी भी उऋण न होंगे मतलब नाराज नहीं होंगे या ठाकुर जी कभी उससे दूर नहीं जाएंगे ऐसा की राजा की कब तब श्री गुस्सा जी ने रुकमणी जी को देखी के देखी के कहते हैं देख के कहते हैं कि श्री ठाकुर जी उनसे कभी भी दूर नहीं जाएंगे हाँ राजा हाँ इसमें उरिन का अर्थ मतलब नाराज ना होना या मतलब उरिन का मतलब यहाँ ये है कि ठाकुर जी कभी भी उनसे ऐसे मतलब क्या बोलते हैं बहिर्मुख नहीं हो या ठाकुर जी उससे कभी दूर नहीं होंगे ऐसा मुंह नहीं फेरेंगे उस अर्थ में जी राजा वैसे उरिन का मतलब तो ये रीढ़ी है रीढ़ी होता है ना जैसे वो वहाँ ब्रज भक्तों को भी ठाकुर जी ने कहा है कि मैं इनका सदा रीढ़ी रहूंगा हाँ वो भी अर्थ है पर यहाँ उसका अर्थ ये है कि ठाकुर जी हमेशा इनके ऊपर प्रसन्न रहेंगे ऐसा हम्म। ये एक समय क्यों ये तो पुरुषोत्तम दास उनके ये उनके वो थे पुत्री थे तो ये तो बचपन से ही इनको शरण मतलब शरण दीक्षा होगी हाँ पर एक समय इसलिए यूज यहाँ किया है कि कभी उस अर्थ में पता नहीं है हमें कब हुआ इसलिए हम्म। तो बस इसमें मुख्य बात यह है कि ठाकुर जी जो है वो इनके ऊपर इतने प्रसन्न रहते थे और रुक्मिणी का भी भाव इतना ज्यादा था ठाकुर जी के लिए कि कभी ऐसे गंगा स्नान करने की इच्छा ही नहीं होती थी कहने का मतलब ये कि जब ठाकुर जी हमारे घर में भी राज रहे हैं तो सब तीर्थ हमारे घर में ही है प्रभु से बढ़ के क्या हो सकता है तो इसलिए अपने घर से बाहर निकलने की इच्छा नहीं होती थी प्रभु की सेवा कर रहे हैं तो उसी में आनंद है तो इतना श्रेष्ठ भाव रुक्मिणी का ठाकुर जी के लिए था ठीक है तो, तो जी ने ऐसे कहा तो इनका तो सेठ पुरुषोत्तम दास से भी कुछ अधिक ही हो रहा होगा नहीं ऐसा नहीं है अधिक कम की कंपैरिजन कभी प्रभु के स्नेह में होती नहीं है हर जीव का अपना भाव होता है ठाकुर जी के सबका अलग अलग होता है कभी भी कंपेयर नहीं कर सकते हम कि किसका कम है किसका ज्यादा है लेकिन ऐसा आशीर्वाद दें तो ऐसा लगता है ना क्या रहे होंगे मतलब इतना तो इसमें इतना आ नहीं रहा जितना मतलब ऐसे मतलब जैसे गुसाई जी ने उनको आशीर्वाद दिया है नहीं नहीं ऐसा कुछ नहीं है कभी भी देखो मैंने यही कहा भगवतियों में कभी कंपेयर नहीं करना सबका अपना अपना भाव होता है कम ज्यादा का कभी सोचना नहीं चाहिए राजा हाँ बोलो यहाँ पे तब रुक्मणी जी श्री मदन मोहन जी को स्नान कराई कि आप का स्नान को आई मतलब वो ठाकुर जी को पधरा के बाद में सेवा पहुँच के बाद में वो आ, मतलब गंगा स्नान पर गए ऐसा लेना चाहिए हाँ ऐसा ही ठाकुर जी का ग्राम पहुँच के और फिर गोसाई जी के दर्शन करने थे इसलिए वहाँ का घाट पे आई हूँ राजा और कुछ पूछना है किसी को नहीं राजा नहीं राजा हाँ ठीक है तो करो आगे का वार्ता प्रसंग को मितेश का जी राजा हम्म। वार्ता प्रसंग दो और क्षत्रिय लोगन में बहु बेटी काशी में कार्तिक महा वैशाख गंगा स्नान करते करीते हैं करती है हाँ। क्षत्रिय हाँ। लोगन में बहु बेटियां काशी का, काशी में कार्तिक मास में गंगा स्नान करने आती हैं तो रुक्मणी ने सेठ पुरुषोत्तम दास सो कहो जो तुम कहो तो मैं कार्तिक स्नान करूं तो रुक्मणी जी सेठ पुरुषोत्तम जी से आज्ञा देती है कि अगर तुम कहते हो तो मैं कार्तिक स्नान कराऊं हाँ। अरे कार्तिक स्नान मतलब कार्तिक के मास में स्नान करते हैं वो हाँ। हाँ वही वही ऐसा रिवाज होता है ना जैसे अधिक मास वगैरह में समुद्र में स्नान करने के लिए जाते हैं और ऐसे कुछ रिवाज होते हैं कि उस दिन खास करके और ये स्नान वगैरह होते हैं जी राजा तब सेठ ने कही करो करो जो चाहिए सो ले तो सेठ ने पशुन सेठ ने कहा आपको जो करना है जो चाहिए वो आप ले और करें तब रुक्मणी जी ने कही रता खंड मंगाई देव खंड मंगाई देव हाँ। ऐदा तो घर में है तो रुक्मणी जी ने उनसे आज्ञा की के थोड़ी खांड ले ले मंगा के दीजिए और मैदा तो घर में है ही राजा ग्रत मतलब ग्रत मतलब घी राजा तब सेठ ने घी खान मंगाई दियो तब सेठ जी ने घी और खान मंगाई दियो सो रुक्मणी पर रात्रि पिछली सो उठी नित्य गते अधिक सामग्री करे तो रुक्मणी जी ने अगली अगली रात को उठ उठकर सारी सामग्री सिद्ध की तो मंगला ते अधिक सामग्री करी का मतलब ये कि जैसे रोज का ऐसा नहीं है मतलब चलो दो जैसे हम करते हैं ना दो नंग ठाकुर जी को धरते हैं तो सबको नेघ का मतलब ये होता है कि इतना तो कम से कम ठाकुर जी को धरेंगे ही सबको डिसाइडेड नाप होता है उसे नेघ कहते तो उस दिन रुक्मिणी ने रोज जितना धरते थे उससे थोड़ी ज्यादा सामग्री सिद्ध करी जी राजा हम्म तो मंगला ते राजभोग पर्यंत आरोग्य अच्छा पर्यंत का अर्थ इसमें मंगला से राजभोग तक पर्यंत मतलब पर्यंत का अर्थ चाहिए था जी पर्यंत का मतलब कि मंगला से लेके राजभोग तक सब समय ठाकुर जी आरोपते ठाकुर जी को आरोग आती वो राजा हम्म। पाछे उप उत्थापन के पर पहले सामग्री करे मतलब फिर उत्थापन के समय मतलब उन्होंने स्नान करके फिर सामग्री सिद्ध की तो उत्थापन ते शयन पर्यंत आरोगावे फिर उत्थापन के समय के बाद शयन तक आरोगावे हाँ। ऐसे करत कितने दिन बीते ऐसे करते बहुत से दिन बीत गए तब सेठ ने रुक्मणी जी से पूछो तब रुक्मणी जी से सेठ ने पूछो तो कार्तिक हो तो ताको कबू हो देखो नहीं तो गंगा जी कौन समय नहीं नहाती है तो सेठ जी ने उनसे पूछो कि कार्तिक में आ, आ, कार्तिक में तो तुमको नाते देखा नहीं फिर तुम गंगा जी के स्नान कब जाते हो तब रुकमन जी ने कही मेरे कार्तिक स्नान नावी मेरे कार्तिक नावी को कहा काम है अब रुक्मणी जी उनसे पूछती है कि मेरे को कार्तिक स्नान करने की कहाँ कहाँ काम है मतलब क्या जरूरत है कार्तिक नहाने की क्या जरूरत है मुझे राजा जाको कुछ कमाना होई सो कार्तिक है कामना कामना होई कामना होई तो कार्तिक आइए तो कोई कामना हो वो कार्तिक स्नान करे मैं तो यही भांति नहाती हूँ तब सेठ पुरुषोत्तम बहुत प्रश्न भय भय मतलब वो हाँ। कि मैं तो कार्तिक स्नान कोई कामना से नहीं करती हूँ मैं कोई कामना से कार्तिक स्नान नहीं करती हूँ वो नहीं ऐसा नहीं मतलब शेर जी ने ये पूछा क्योंकि रुक्मणी ने क्या कहा था कि आप कहो तो मैं कार्तिक नहा लू तो उन्होंने कहा कि हाँ ठीक है और उसमें ये सब भोग वोग चढ़ाने का और ऐसा सब भी होता है वहाँ भोग धरते हैं और गंगा जी का पूजन करते हैं और उस प्रकार से स्नान वगैरह का क्रम रहता है तो ऐसा कह के और घी सामग्री वगैरह कहा कि भाई तो मैं क्या चाहिए जो चाहिए मंगा लो तो उन्होंने कहा कि भाई इतनी इतनी चीजों की मुझे जरूरत है वो आप दे दो तो उन्होंने कहा कि ठीक है आपको मिल जाएगी तो ऐसा कहा तो रुक्मणी ने कहा कि भाई मुझे घी खांड वगैरह चाहिए तो शेठ जी ने कहा कि ठीक है दिया जाएगा मिल जाता है फिर रुक्मणी जो भी चीज मिली थी मतलब घी खांड वगैरह मिली थी तो उन, उन वो उससे ठाकुर जी के लिए थोड़ी अधिक सामग्री अरोगाती थी रोज इतना आता है तो कार्तिक वगैरह के दिनों में थोड़ी ज्यादा सामग्री अरोगाई फिर थोड़े दिन में शेठ जी ने पूछा कि भाई तुम गंगा जी में नहाने कब जाती हो मैंने तो कभी देखा ही नहीं तुम्हें नहाते हुए तो उन्होंने कहा कि जिसको कोई काम ना हो वो गंगा जी में नहाए मेरे लिए तो यही स्नान मतलब कि घर में ही नहा के और प्रभु की सेवा में जाती हूँ यही कार्तिक स्नान नहीं इससे ज्यादा क्या चाहिए तो ऐसा जवाब दिया तो पुरुषोत्तम दास शेठ उसमें बहुत प्रसन्न हुए कहने का मतलब ये रुक्मिणी का भाव ये था कि सबके लिए तो कार्तिक महीना में गंगा जी का पूजन करते हैं ये सब करते हैं अपन ठाकुर जी के लिए कुछ करते हैं तो उस भाव से उन्होंने प्रभु के लिए सामग्री वगैरह अरोगा विशेष आरोगा थोड़े दिन तो सेठ जी ने उनसे पूजा फिर भी नहीं बताया मतलब कि सेठ जी को भी सामने से उन्होंने एक्सप्रेस नहीं किया कि मुझे ठाकुर जी के लिए करने की इच्छा है कहने का मतलब कि उन्होंने अपने भाव को गुप्त रखा और उनके हृदय में इतना प्रेम था ठाकुर जी के लिए जिसको वो कभी शो नहीं करते थे जी राजा हम्म। कुछ पूछना है किसी को इसमें मतलब बस मुख्य बात इतनी कि अपने भाव को हमेशा गुप्त रखना चाहिए जो हम जानते हैं और हमारे ठाकुर जी जानते हैं उससे ज्यादा किसी व्यक्ति को ये सारी चीजें दिखाना बताना ये सब नहीं करना चाहिए जिससे हमारा भाव हमारे ही हृदय में सुरक्षित रहे तो ये मुख्य बात है हर वार्ता में जो ये बात आ रही है वो यही है कि अपनी सेवा को अपने भाव को प्रभु के प्रति अपने रिलेशन को इन सब चीजों को हमेशा गुप्त रखना चाहिए छुपा के रखना चाहिए किसी को दिखाना नहीं चाहिए जी राजा देवी ने सेठ पुरुषोत्तम दास ने पहले ही क्यों नहीं मना किया जो बात में वो उन्होंने तो ठीक किया आ, हाँ, लेकिन उनको उन्होंने पहले जैसे बाद में उस बात के प्रसन्न हुए हैं तो जैसे पहले उन्होंने कहा तो तब उनको क्वेश्चन नहीं हुआ और उल्टा उन्होंने कहा कि तुम हाँ, जो तुम कहो तो मैं मतलब जो तुम्हें चाहिए वो ले लो मतलब तब उन्होंने ये कहा कि भाई समाज का तो रिवाज है सब बहू बेटी नहाती है कार्तिक तो उन्होंने सोचा कि चलो रुक्मणी को भी इच्छा हुई होगी तो इसलिए जब उन्होंने मांगा तो उन्होंने कहा कि ठीक है भोग भोग करने के लिए जो भी सामग्रियों की जरूरत हो तो तुम ले लेना मंगवा लेना ऐसा तो देवी वो स्नान करने में ये सब मतलब ये ये अधिकी क्यों वैसे धराते हैं उस उसमें अधिक के महीने में मतलब कार्तिक के मास में शायद कुछ लोकाचार होते हैं लोक का रिवाज होता है कुछ शास्त्री भी है महीनों को शुभ मानते हैं अधिक मास को जैसे शुभ माना जाता है या उसमें ये कहा जाता है कि प्रभु का नाम विशेष लेना चाहिए तो उन महीनों में लोग धर्म भक्ति दान वगैरह ज्यादा करते हैं लोकाचार है खास तो राजस्थान इन सब जगह शायद आपके यहाँ होता है कि पता नहीं उत्तर प्रदेश राजस्थान में तो होता है जैसे अभी सावन के महीने में झूला झूलते हैं और ये महीने में कार्तिक के महीनों में नदी पे जाके रोज स्नान करते हैं नदी का पूजन करते हैं भोग चढ़ाते हैं तो ये सब रिवाज है तो रिवाज के हिसाब से करते थे तो पुरुषोत्तम दास ने सोचा की चलो इसकी भी इच्छा हुई होगी ऐसे तो उसी समय सोचना तो कहीं आपको वो सारी चीजें याद नहीं आ रही है कहीं आपका ऐसा नहीं लग रहा कहीं आपका मन वहाँ अटका इनका तो नहीं अटका हुआ दिख रहा है लेकिन अगर उस तरह से लोग उन्हीं महीनों में उन्हीं दिनों में वो चीज़ें करते हैं जैसे वो नवरात्रि में लोग यमुना जी का क्या कुछ करते हैं या उन्हीं दिनों अगर कुछ ऐसा याद आता है तो इसका मतलब कहीं ना कहीं कुछ है ना कि वो आपको कुछ कहीं खटक रहा है कुछ मतलब कहीं आप जुड़ाव है वहाँ पर उस अर्थ में नहीं मैंने कहा ना कि लोकाचार है और उस समय में वहाँ के लोगों में इतना स्ट्रिक्ट ये सारी चीजें होती थी सब करते हैं तो तुम्हें भी जाना पड़ेगा तुम नहीं जाओगे तो लोग बोलेंगे कि भाई आज कैसे नहीं आए या तुम लोग कार्तिक स्नान करने भी नहीं आए तो ये ये सारी चीजें वहाँ पे इंटरफेयर कर जाती हैं तो इसलिए वहाँ पे उन्होंने जो कुछ भी किया सामान्य एक लोकाचार को निभाने के लिए किया है तो ऐसा सोच के पुरुषोत्तम दास ने कहा कि ठीक है कर लो जो करना है वो लोकाचार तो तो पुरुषोत्तम दास को कहाँ है जब वो राजा के सामने ऐसे ही चले गए तो उन्होंने तो राजा का भी ऐसा नहीं सोचा तो तो हो तो- सकता है ना और मतलब भक्त को तो जो उनका स्थिति है वो तो हमारे लिए है कि हाँ हमारी भी ऐसी होनी चाहिए अगर हमें प्रभु तो तक यही इसीलिए कहा कि उन तुम्हें इच्छा है या नहीं है पर आज गांव में समाज की शादी है तो जाना पड़ेगा कि नहीं जाना पड़ेगा जैसे वो कहाँ गए थे पुरुषोत्तम तो दास देव वो राजा आए तो उनके सामने ऐसे ही अच्छा, चले गए उनको तो कहाँ था और की बात नहीं है उनकी बेटी की बात है वो भी मतलब वो कहने का मतलब ये है कि हम उसके पुष्टि भक्ति के मतलब उसके हम ये हम उसके स्टूडेंट हैं तो मतलब कम से कम पंचम छात्र रूपा ये भक्ति के हैं तो हमको तो ये इतना मादा और इतनी वो और इतना साफ मतलब उतनी स्थिति तो आनी ही चाहिए कि हमें फर्क नहीं पड़ना चाहिए नहीं तो कहीं ना कहीं कुछ वो बात नहीं है मैंने आपसे इसीलिए कहा कि आज आपके परिवार में समाज में किसी की शादी होगी आपका मन नहीं है पर आपको जाना पड़ेगा कि नहीं जाना पड़ेगा हाँ कई बार उसमें जाना भी पड़ता है जाना ही पड़ता है तो बस यही बात है कि पुरुषोत्तम दास शेठ के भी मन में यही था कि लोकाचार है सब जाते हैं तो तुम्हें भी जाना पड़ेगा रिवाज तो तुम्हारी इच्छा हो या ना हो पर जाना पड़ता है कुछ लौकिक व्यवहार हमें निभाने पड़ते हैं उस विचार से पुरुषोत्तम दास ने ये सोचा कि रुक्मिणी की इच्छा होगी तो भले जाती फिर बोलते हैं सब लोग गांव के लोग ताना मारते हैं आजकल वो स्ट्रिक्ट नहीं है कोई पूछने नहीं आएगा पुराने टाइम में तो था ना लेकिन ये अन्नाश्रय नहीं माना जाएगा नहीं अन्याश्रय जैसा कुछ नहीं मैंने यही कहा कि जहाँ पे जो रीत रिवाज चलते हो देखो अन्याश्रय किस लेवल पे होता है कि जब तुम्हारे बस का हो कोई कंडीशन तुम्हारे हाथ में है जो महाप्रभु जी इसको कैसे डिफाइन करते हैं स्वतोगमन में वचा प्रार्थना कार्य मात्रे पी कि सामने चल के तुम कुछ करने जा रहे हो और कुछ मांगते हो तो अन्याश्रय होता है सामने चल के नहीं जा रहे हो पर बाय फोर्स तुम्हें अगर जाना पड़ रहा है तो वो अन्याश्रय नहीं है तो तो अन्याश्रय हो ही रहे ना सामने से नहीं है मैंने वो ही कहा कि उस समय का लोकाचार था और लोक में जैसा व्यवहार चलता है उसमें हमें शामिल होना ही पड़ता है राजा लेकिन फिर जैसे बाद में जो रुक्मणी जी थे वो उनको नहीं तो नहीं उन्होंने तो अंदर ही किया जो भी उनको करना था तो अल्टीमेटली तो उन्होंने समाज की वो रखी नहीं वैल्यू तो तब हाँ, फिर उन्होंने अपने भाव को डायरेक्टली नहीं बताते हुए अपने भाव को छुपाने के लिए ये बहाना दिया है नहीं मतलब मेरा कहने का मतलब ये था कि जैसे रुकमणी जी तो गई ही नहीं उन उनने तो सिर्फ एक मतलब बहाना करके फिर ठाकुर जी ने ही जितना ज्यादा कर सकती थी उन्होंने वो किया तो तब भी तो नहीं किया तो सेठ पुरुषोत्तम दास जी से जब उन्होंने कहा तो सेठ पुरुषोत्तम से उन्होंने भी समाज की कोई मर्यादा नहीं रखी तो ये जब रुकमणी जी ऐसी है सेठ तो पुरुषोत्तम था तो फिर और मतलब उनके पिता है तो उनको फिर ऐसा समाज का क्यों ऐसे मन में रहा होगा कि समाज के प्रति कोई वो है अरे भाई वो भले हो या नहीं हो वो जानते नहीं है अपनी बेटी का भाव क्या है रुक्मिणी ने सामने से कहा कि मैं कार्तिक स्नान करके आऊं क्या तो पुरुषोत्तम दास ने ये सोचा कि चलो समाज का रिवाज है इसको इच्छा हुई होगी तो भले जाती जी हाँ ऐसा हाँ, हाँ। ने छुपाया है ना सामने चल के ये नहीं बताया कि मेरा भाव क्या है नहीं बताया तो नहीं पता चला और राजस तो चलो अन्याय नहीं था और उनका उद्देश्य भी नहीं होता जो लोग उसके लिए जाएगा उसका उद्देश्य भी वो नहीं होगा वो तो एक दिखावा मात्र होगा लेकिन अगर कहीं लोकाचार के लिए अगर कोई कहीं देवी देवता और उस पर जाता तो तब तो महाप्रभु जी ये कहते हैं कि हम जिस समाज में रहते हैं उस समाज के जो नियम होते हैं उनका विरोध करना अपने ही पैर पे कोल्हाड़ी मारने की हरकत होती है ये अभी के जमाने की बात नहीं है आजकल किसी को किसी से फर्क नहीं पड़ता है पर पुराने टाइम में ये सब नहीं चलता था समाज में जो चलता था उसे करना ही पड़ता था उसका कोई ऑप्शन नहीं था नहीं तो लोग तुम्हें समाज में जीने नहीं देते थे लोगों के शादी ब्याह के व्यवहार नहीं होते थे मिलना जुलना नहीं होता था जैसे वंचित कर देते थे कास्ट से बाहर निकाल देते थे इतना स्ट्रिक्ट समय में अगर ऐसे किसी लोकाचार में जुड़ना पड़ता हो तो वो अन्य आश्रय नहीं माना जाता है और आदर्श में ये भी बात समझ सकते हैं कि जो चाहिए ऐसा नियम है सामने अगर समाज के सब लोग गलत काम कर रहे हैं फिर भी उसका विरोध नहीं करना चाहिए अगर तुम्हें क्योंकि लोग के बिना तुम्हें चलेगा नहीं तुम्हें वहीं रहना है तो उसका विरोध नहीं करना चाहिए तुम्हारे में इतनी हिम्मत है फेस करने की तो करना चाहिए नहीं तो नहीं करना चाहिए और राजा इसमें ऐसी की बात समझ सकते हैं कि रुक्मणी जी को उन्होंने इसलिए भी मना नहीं किया हुआ कि किसी पे कोई जबरदस्ती तो की नहीं जा सकती उनका मन है तो होगा तो ऐसा भी सोच सकते हैं पुरुषोत्तम दास जी सोचने का कोई ऑप्शन मतलब विचार की जरूरत ही नहीं है क्योंकि यहाँ पे तो शेठ पुरुषोत्तम दास भले इतना नहीं जानते हो कि इनका भाव कितना है पर ये तो अच्छे से अपने परिवार के बारे में जानते ही होंगे कि ये सबका मन प्रभु में है लौकिक में नहीं है तो यही सोचा होगा कि लोकाचार के हिसाब से रुक्मिणी जाना चाहती है जी राजा मतलब वो गए नहीं है ना यहाँ पे यही बताया है ना कार्तिक हाँ, वो गए नहीं है हाँ राजा ठीक है तो आज का यहाँ रखते हैं और इस संबंधी कोई क्वेश्चन हो तो कल देख लेंगे और कल ये वार्ता और शायद आगे गोपाल दास की भी वार्ता है तो वो भी हो जाएगी ठीक है तो कल करते हैं आगे का हाँ। प्रणाम राजा